આપણી રીત આ નથી તારીખ તેર નવની સવારે મેળાવથી વિદાય લઈ નડિયાદમાં પ્રવેશેલા સ્વામીશ્રી અહીં દભાણ રોડ પર નિર્માણ પામેલા એસજી બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહારનું ઉદ્ઘાટન કરી મંદિરે પહોંચ્યા અત્રે પણ ખેડા જિલ્લામાં શ્રાવણ વિચરણ કરનારા સંતોનો સંઘ ઘણો મોટો હતો તેઓ પાસેથી પારાયણ અને પધરામણીઓનો અહેવાલ સાંભળી સ્વરુચિ પ્રગટ કરતા સ્વામીશ્રી આજની બપોરે બોલ્યા હરિ મંદિરો થયા પણ તેમાં હરિભક્તો રોજ દર્શને આવે સવાર સાંજ કથા થાય તે કરવું જોઈએ સંતો ના હોય તોય કથા વાંચે ચેષ્ટા બોલે ને ઘેર જાય એવું કરી નાખવું ચેષ્ટા બોલવામાં ક્યાં મોટી વાત છે અમથા બહાર જઈને તડાકા મારતા હોય આ તો ટેવ પાડવાની વાત છે એ રીતે એક પ્રવર્તન જ કરવાનું છે જૂના હરિભક્તોને આ ટેવ હતી સંતો ન હોય ત્યારે પણ રોજ મંદિરે આવે સત્સંગ વધે ઠામો ઠામ એ જ છે આ પણ હું મુખ્ય કામ માનતા સ્વામીશ્રી મંદિરો બાંધી બંધાવીને તેને જાગતા ગાજતા રાખવાની તકેદારી પણ લેતા આ ક્રમમાં તેઓ તારીખ ચૌદ નવની સવારે નડિયાદમાં નિર્માણાધીન શ્રીહરિ સ્મૃતિ મંદિરના નિરીક્ષણ માટે જઈ પહોંચ્યા આ મંદિરની સમીપમાં જ ત્રણ માળની શાળાના સંકુલનું નિર્માણ પણ ચાલી રહેલું સંસ્થા દ્વારા નડિયાદની નગરપાલિકાને સમર્પિત થનારા આ વિદ્યા મંદિરને સ્વામીશ્રીએ પગલાં પાડી પ્રસાદીભૂત કર્યું તે પછી આજની સાયમ સભામાં તું દિન કહે તો દિન વિષય વસ્તુ આધારિત કિશોરોની પ્રસ્તુતિના અનુસંધાનમાં અમૃતધારા વહાવતા તેઓએ કહ્યું કિશોર મંડળે બહુ સારા નિયમ લીધા છે પણ હવે એ નિયમની અંદર જો એક નિયમ રહી ગયો હોય તો એ નિયમ લેવાનો કે જ્યાં સ્ત્રી પુરુષ મર્યાદા સચવાતી ન હોય એવા ગરબામાં આપણે જવું નથી આ નિયમ જો ન લખાયો હોય તો લખી જ લેજો ખાસ આ કિશોરોને આજ્ઞા છે અને યુવાનોને પણ આજ્ઞા છે ને આપણા હરિભક્તો બધાને આજ્ઞા છે અત્યારે ગરબા એ ગરબા રહ્યા નથી નાચ કૂદ ને ડિસ્કો ડાન્સ એવું બધું ચાલે છે એમાં જઈને શું પ્રાપ્ત કરવાનું માટે આપણે ભગવાન આગળ ભજન કીર્તન કરવા એ નવરાત્રિ આપણે કરો એ નિયમ બધા કિશોરોએ રાખે બાળકો રાખે અને બધા હરિભક્તો પણ રાખે નાના મોટા બધાને આજ્ઞા છે તો આ પ્રમાણે સાચવજો એટલે સુખિયા થવાશે આટલો હિતોપદેશ આપી તારીખ પંદર નવના રોજ નડિયાદથી નીકળેલા સ્વામીશ્રી પુરુષોત્તમપુરા અને ધોળકાને લાભ આપતા તારીખ સોળ નવની સાંજે સારંગપુર પધાર્યા અત્રે તેઓને વિદ્યા મંદિરના બાળકોએ બેન્ડવાદન કરી આવકાર્યા આ ભોળું સ્વાગત સ્વીકારતા સ્વામીશ્રી મંદિરમાં શયન આરતી ઉતારી નીચે પધાર્યા ત્યારે પણ આ વિદ્યાર્થીઓએ કદમતાલ સાથે બેન્ડ બજાવી સ્વામીશ્રીને સલામી આપી તે વખતે સ્વામીશ્રી બાળકોને હાથ જોડતા બોલ્યા હાથ જોડો આપણી રીત આ સલામી આપવાની નથી સંસ્કૃતિની અસલિયતને તેઓ કદી ભૂલાવા ન દેતા આપણે સિંહ બચ્ચા છીએ સારંગપુરની આગવી ઓળખ સમા જલજીલણી ઉત્સવના વાજા તારીખ સત્તર નવની સવારથી બજી રહેલા તેની વચ્ચે સ્વામીશ્રીએ ઉતાવળી નદીના નીરમાં તૈયાર કરેલા કમલાસન પર બિરાજી આ સમયાનો પરંપરાગત વિધિ કર્યો તે પછી તેઓએ નદીમાં નૌકા વિહાર અને સ્નાન કરી સૌને સ્મૃતિ જળથી ભીંજવી દીધા તેથી સૌ તરબતર હતા ત્યાં જ તારીખ ઓગણીસ નવની સવારે શાસ્ત્રીજી મહારાજના ઓરડે દર્શન કરવા પધારેલા સ્વામીશ્રી સમક્ષ પુણ્ય કીર્તનદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજનું વાક્ય બોલ્યા કે જો આજ્ઞા ઉપાસના સમ સંગઠન ભાવ રાખો તો જગમાં જય જયકાર થશે આ આહ્વાન ઝીલતા સ્વામીશ્રી પણ ઉચ્ચર્યા વાહ જગમાં જય જયકાર કરો થઈ ગયો સંતો બોલ્યા પરંતુ તે સાંભળી પોતાના બે હાથ ખભા સુધી ઊંચા કરી સ્વામીશ્રીએ જણાવ્યું ના થઈ ગયો નથી હજી બાકી છે થઈ ગયો એમ સંતોષ નહીં માનવાનો દેહ પર્યંત કરીએ જ રાખવાનું હજુ તો ઘણું બાકી છે સંતોષ થઈ જાય એટલે થઈ રહ્યું ઈતિ નથી આ એટલે કે પૂરું નથી આ સત્સંગ પ્રસારના આ વિષયમાં સ્વામીશ્રીએ કદી સંતોષનો શ્વાસ લીધો નહોતો તેથી તારીખ ઓગણીસ નવની સવારે પારાયણ બાદ પણ તેઓએ જોમવંતી અમૃતધારા વહાવી દીધી કે જે શુરવીર માણસ હોય તે લડવા માટે નીકળ્યો હોય તો પહેલી પેટમાં કટારી મારી દે પછી કોઈનો રોક્યો પણ રોકાય નહીં એમ આપણે ભગવાનના ભક્ત થયા છીએ તો કામ ક્રોધ લોભ મોહ માન ઈર્ષ્યા સામે આપણે લડવાનું છે આ લડાઈમાં પાછા ન પડવું જેદી મોળી વાત થાય તો ભંડાર તરફ જવાનું બંધ કરી દેવાનું નમાલી વાત કરવા આપણે આવ્યા છીએ આપણે સિંહ બચ્ચા છીએ આપણે કંઈ બકરા છીએ કે બે બે કરીએ આપણાથી ના શું થાય આપણે આપણા બળે ક્યાં કરવું છે ભગવાનના બળે કરવું છે આપણને તો કથા વાર્તાએ ફાવે ને ભજને ફાવે ને ગામડે ફાવે ને આદિવાસીમાં ફાવે ને ગમે ત્યાં જવાનું થાય તો તરત તૈયાર થઈ જવાય કરવા મંડો તો બધુંય ફાવે ઊભા થઈને તૈયાર થાવ તો ભગવાન સાથે ઊભા થાય ભલે કોઈ નથી હું એકલો છું તો એકલો ભગવાન સાથે છે ને અહીંયા હજારો માખીઓ બણબણતી હોય આપણા શરીર ઉપર પછી માણસ ઢીલો થઈ જાય કે આટલી બધી માખીઓ અને હું એકલો શું કરીશ પણ લ્યા તું એકલો નથી એક આમ જ હાથ કર તો બધી માખીઓ ઉડીને હાલતી થાય એમ ગમે તેવા સ્વભાવ દોષ પ્રકૃતિ છે પણ આપણે આમ જ કરવાનું ભગવાનના બળે એના સામે ટક્કર લેવાની છે ભગવાન આપણી રક્ષા કરે છે તમારે લડાઈ લીધે રાખવાની છે આપણાથી થાય એ તપ વ્રત દંડવત માળા કથાવાર્તા ભજન કીર્તન કર્યા જ કરવાનું એની મેતે ઘસારો થશે હિંમત વગરના થવું નહીં સાવ ઉદાસ થઈને બેસી રહેવાય આપણે ભગવાનના આશરે બેઠા છીએ તો આપણું કામ નહીં થાય આપણે રડવાનું શું ને બડવાનું શું બધું થઈ જશે હવે તો આવ્યા છો તો યાહોમ કરીને પડો ફતે છે આગે મહારાજની દયાથી અંતઃશત્રુ નાશ થઈ જશે સ્વામીશ્રીના આજના એકે એક શબ્દે હેત હૂંફ અને હામની ત્રિવેણી પ્રગટતી ગઈ તેથી તેઓની વાણીના વિરામ બાદ સંતોએ કીર્તન વગાડ્યું કે કષ્ટ ઉપાધિ ના લાગે ને દુઃખ ના લાગે માથે ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે આ પદ સાંભળતા તો સ્વામીશ્રી સ્વયં રંગમાં આવી ગયા અને તેઓએ શબ્દે શબ્દે ભાવાનુરૂપ લટકા કરતા રહી સમગ્ર સભાને આનંદમાં ઘરકાવ કરી મૂકી કિશોર કાર્યકરના અગિયાર શણગાર તારીખ ઓગણીસ નવની સાંજે સ્વામીશ્રી પાસે ભરૂચ વડોદરા નડિયાદ આણંદ તથા સુરત શહેરની કિશોર પ્રવૃત્તિ સંભાળતા સંતોનું વૃંદ આવ્યું તેઓએ અહીં યોજાયેલી એક શિબિરના આયોજનની વિગત જણાવતા સ્વામીશ્રીને કાર્યકરો માટે તૈયાર કરેલું નિયમ પત્રક પણ બતાવ્યું તેમાં આ અગિયાર નિયમો લખ્યા હતા એક સવારે સાડા છ વાગ્યા પહેલાં ઉઠી જઈશ બે તિલક ચાંદલો કરીશ ત્રણ પૂજા કર્યા બાદ માતા પિતાને પંચાંગ પ્રણામ કરીશ ચાર એક વચનામ્રત અને પાંચ સ્વામીની વાતો નિત્ય વાંચીશ પાંચ સ્વામિનારાયણ પ્રકાશનું વાંચન કરીશ છ પ્રવીણ કક્ષા સુધીની સત્સંગ પરીક્ષા આપીશ સાત થિયેટરમાં કે ટીવીમાં ફિલ્મો જોવાનો ત્યાગ કરીશ આઠ હોટલ કે બજારો ખાણીપીણીનો ત્યાગ કરીશ નવ મર્યાદા ભંગ થતો હોય એવા ગરબા જોવા રમવા નહીં જઉં દસ એકાદશી ફરાળી કે નિર્જળા કરીશ અગિયાર જમતા પહેલા શ્રીમદ શ્લોકનું ગાન કરીશ આ નિયમો એક પછી એક વાંચ્યા બાદ સ્વામીશ્રીએ કહ્યું નિયમ બધા બહુ લે છે પણ પછી તેનું ફોલોઅપ થાય છે કે નહીં તે ખબર નથી પડતી કરે કે ના કરે કોણ જુએ છે આટલું બોલી તેઓ પુનઃ નિયમપત્રક વાંચવા લાગ્યા ત્યારે સંતોએ જણાવ્યું બાપા આમાંથી કોઈ પણ બે નિયમમાં આપ નિશાની કરી આપો જેથી તે બે નિયમ તો દરેક કાર્યકર ફરજિયાત લે જ બીજામાં પોતાની શ્રદ્ધા પ્રમાણે કરે આ સાંભળી સ્વામીશ્રીએ રુચિ પ્રગટ કરી કે કિશોર કાર્યકર થયા એમને તો બધા જ નિયમ પાળવાના જ છે એને બીજી છૂટ નથી ભૂલ થાય તો પ્રાયશ્ચિત કરી લેવાનું પણ નિયમ તો રાખવાના જ એમાં પછી બેમાં ટીક એટલે કે નિશાની કરીએ ને એ બે પાળીએ પણ બીજામાં ચાલે છે જેમ ચાલતું હોય તેમ સમજીને ન પાળે તે બરાબર નથી સ્વામીશ્રી ઉદાર હતા પણ ઢીલા નહીં તેઓ ભૂલ માફ કરી શકતા પણ ચલાવી ન લેતા પ્રાઇઝના પ્રાઇઝના પ્રાઇઝ મળી ગયા તારીખ બાવીસ નવની સવારે સત્સંગી જીવન ગ્રંથના પારાયણની પૂર્ણાવતી પ્રસંગે અલમસ્તાઈના આસન પર બેસી અમૃતધારા વહાવતા હોય તેમ સ્વામીશ્રી બોલવા માંડ્યા કે ભગવાન મળ્યા સંત મળ્યા એની કિંમત છે બાકી બધા ફીફા ખાંડવાની વાતો છે મને બધા કહે છે તમારે પેલો લેવાનો એવોર્ડ નોબેલ પ્રાઇઝ તમને અપાવવો છે મેં કહ્યું મને નોબેલ પ્રાઇઝના પ્રાઇઝના પ્રાઇઝ મળી ગયા ભગવાન શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ બે મળ્યા મને પછી મને બીજા કોના એવોર્ડ જોઈએ છે આપણને શાસ્ત્રીજી મહારાજ જોગી મહારાજના આશીર્વાદ મળી ગયા આવી સેવા મળી ગઈ આવા સંતો હરિભક્તો બધા મળી ગયા એથી મોટો શું લાભ છે આ દુનિયામાં ગુરુમાં ગુલતાન રહેતા સ્વામીશ્રીને પારિતોષિકોનો પરિમલ કદીએ આકર્ષી શક્યો નહોતો